આપણે બધા થઈશું ગ્રંથસ્થ થઈશું તો વાંચતા વાંચતા મને લાગ્યું કે આ બધા પુસ્તકો જે આપણું મહાત્માઓ છે એને સુલભ નથી કારણ કે લગભગ જો બધા લખાશે તો પચાસેક એવા પુસ્તકો આખો એક ઢગલો થયો છે એ બધા બધા ક્યારે વાંચી શકશે વાંચવું હોય તો એને લબ્ધ પણ થાય કે નહીં પ્રાપ્ત પણ થાય કે નહીં એ પણ બધી મુશ્કેલી છે તે વખતે મને અંદરથી હું થયા કરતો હતો અને પ્રેરણા પણ ચાલે છે કે આ બધું જે સાહિત્ય છે તે જો શબ્દબદ્ધ થાય એને એનું પ્રકાશન થાય તો જેટલા મહાત્માઓ હશે તેના અર્થમાં એ વાણી પહોંચી શકે હવે અક્ષર અક્ષર તો ના લખી શકાય પણ જે કઈ આઠ નવ વર્ષથી શરૂ થયું છે એની એવી કઈક હમણાં તો ઈચ્છા છે કે તારીખ વાર આવે બધો તારીખ અને સ્થળ અમુક તારીખ વડોદરા હોય કે મુંબઈ હોય કે ઔરંગાબાદ હોય તારીખ અને સ્થળ ને તે દિવસે એમના મુખમાંથી કયા નાન વાક્યો નાન વચનો નીકળ્યા અને જે જીવનમાં દેવાદારી રૂપ છે દીવાઓ રૂપ છે અંધકાર ની અંદર એક એક દીવો છે એક એક વાક્ય એ બધા દીવાઓની હારમાળા બોધીમાં પાંચમા વર્ષમાં બોધી જાય છે ત્યારે એમાં આવે અત્યાર સુધી બોધીની અંદર જાત જાતની વાતો આવી એમાં દુનિયાની અંદર જે તત્વજ્ઞાન છે જગતના મહાન વિચારકો છે ફિલોસોફરો છે એમ કહેવાય કે જાપાનના ગાંધી અમેરિકાના ગાંધી ઇટાલીના ગાંધી સિલોનના ગાંધી ત્યાં ગાંધી તરીકે જે મહાન વિભૂતિઓ છે એ બધાને અત્યાર સુધી બોડીમાં બધું આવી રહ્યો છે તો હવે એવી ઈચ્છા છે કે આખું જે બોધિ છે તે સચ્ચિદાનંદ સંઘનું મુખપત્ર બને એની અંદર દાદાની વાણી સિવાય કશું આવે જ નહીં અને એ વાણી કદાચ આવે તો એક એવો લેખ લખી શકાય કે બીજા જે ચિંતકો છે બીજા તત્વવેતાઓ છે બીજા સંતો છે એમનું પોતાનું જે જ્ઞાન કથન છે એની અંદર ક્યાં ક્યાં મળતું છે ઉપનિષદમાં હવે દાદા કે છે તેને ઉપનિષદે કઈ કહ્યું છે એના સંબંધી ગીતાએ કઈ કહ્યું છે આ બધી મનોમંથન માણા ચાલે છે તો આજે આપણી પાસે એ મનોમંથનો મૂકું છું ચાર વર્ષથી હું બધું ચલાવું છું એમાં ભારે ખોટી ચાલે છે કારણ કે હું તો કોને કહેતો જ નથી કે તું લવા એ સ્વભાવમાં નથી કે તું પૈસા આપ એમ પણ બોલી શકતો નથી પરંતુ જયારે પહેલવેલું શરૂ કર્યું ત્યારે હું મારી નોકરીમાંથી નિવૃત્ત થયો ત્યારે મને લાગ્યો કે કંઈક સમાજનું કંઈ મારી ઉપર ઋણ હોય એ કંઈ એકદમ તો હું વાળી નહીં શકું પણ એક વર્ષ જે કંઈ હું સમજુ છું અગર વાંચીને મને હવે સમય છે ચોવીસ કલાક મને કોઈ બંધન નથી કશું આ કરવાનું રહી કશું છે નહીં આજે તો આ ક્ષણે તો તમે માનું કે એકાદ વર્ષ આપણે જ્ઞાન જે કંઈ હું સમજુ છું તે આપણે આપવા માંડીએ તેમને મારા પુસ્તકને બોલાવીને કહ્યું કે એક વર્ષ મહેન્દ્ર એ ખોટ આવે તો ખોટ ભગવાનના નામે લખીને આપીએ પણ એક વર્ષ મારી ઈચ્છા છે એમ એને ચલાવવા દે એ વખતે કોઈ લેખક પણ મારી પાસે નહોતો કોઈ ગ્રાહકે નહોતો એનો માલિક પૈસા કશું મળે નહીં પણ એક નિર્ણય કરી નાખ્યો ઈશ્વરનું નામ લઈને ધીમે ધીમે લેખકો પણ પેદા થયા મારા જે મિત્રો હતા તેને જ મેં મોકલ્યા તેના શરૂઆતમાં મોકલવું કોને અને એમ કરતા કરતા પહેલે વર્ષે સાતસો ગ્રાહકો એના હતા પણ ચાર વર્ષ ચાલ્યું એમ કેટલાક એવા પણ મિત્રો મળ્યા કે બોધી ચાલે ત્યાં સુધી વર્ષે દાડે હું તમને એક હજાર રૂપિયા આપીશ એવા કેટલાક મિત્રો પણ મળ્યા મને એટલે ચાલે છે કારણ કે કોઈ મને સ્વાર્થ નથી આમાં હું જયારે શાંતિથી વિચાર કરું છું મારી જાતને પૂછું છું ત્યારે કે એવું કે એવું છે કઈ કાર્ય કર્યું છે કે જેમાં તને બિલકુલ સ્વાર્થ જ નથી ત્યારે એક બોધી નીકળે છે કે બોધી એ રીતે ચાલે છે કે મને સહેજ પણ એનો સ્વાર્થ નથી એમ અંગત સ્વાર્થ નથી કરશો સ્વાર્થ વિના માણસ ખસતો નથી નહીં એક એક કાર્યની અંદર સ્વાર્થથી રંગેલું કાર્ય હોય છે આપનું ગમે તેમ તો આપણી પાસે હું આ એક પ્રસ્તાવ મૂકું છું કે મારી જે ઈચ્છા છે એ તો ખરી તો શુદ્ધાત્માની ઈચ્છા છે કારણ કે હું તો બોલું છું એક નિમિત્ત તરીકે તો એટલે ફાયદો શું થશે કે હમણાં એક ભાઈએ પૂછ્યું કે દાદાને કે પાંચ આજ્ઞાઓ આપે આપી જ્ઞાન થયા પછી એ મારે સમજવી છે એ દાદા મુંબઈ જવાના છે એટલે એ બધો સમય શાંતિથી સમજાવવો પડે પરંતુ આ જયારે આપણું સામયિક નીકળશે મંથલી ત્યારે એમની વાણી તમને જાણવાની મળશે વર્ષોથી જે ચાલે છે તે એની અંદર બે પ્રવાહો આવશે એક પ્રવાહ એવું કઈક વિચાર્યું છે એનું સ્વરૂપ કેવું બંધાશે એનું રચના કેવી થશે કલેવર કેવું થશે તો હું આજે કઈ કહી શકતો નથી પરંતુ એની અંદર એક આધુનિક એટલે હમણાં જાન્યુઆરીમાંથી જે બોલેલી વાણી છે એનો એક સ્રોત એક એનો પ્રવાહ ચાલશે એમાં અને આઠ નો વર્ષ પહેલા જયારે દાદાનું લખવાનું શરૂ કર્યું નટુભાઈએ ત્યારથી જે માની નીકળી એનો પ્રવાહ એક બીજો ચાલશે એટલે આપણી પાસે માછમાઓને એક પરિશીલન કરવાનું સાધના કરવાનું અધ્યયન કરવાનું અભ્યાસ કરવાનું એક સાધન મળશે આપણને આપણી ગીતા કહેવાય એમ હવે આપણે હું એમ માનું છું કે દરેક સમજાય છે કે આપણે જે આ સંસારમાં આવ્યા છે એ સંસારને તરવાને માટે આપણે એક એવી વ્યક્તિને પાસે આવી પડ્યા છે ફરતા ફરતા જેનું માર્ગદર્શન જે જે માર્ગદર્શન મળે છે એવું માર્ગદર્શન બીજી ઠેકાને મળશે કે કેમ એ પણ શંકા છે જે કઈ થોડો અનુભવ છે મને એ ઉપરથી હું તમને કહું છું કે એમની પાસે જે દર્શન છે તે અખંડ છે કોમ્પ્રિહેન્સિવ છે એ આંશિક નથી એક આમ એક ટુકડો નથી બીજા લોકોની પાસે મહાન પુરુષો ની પાસે આપણે સાંભળીએ છીએ તો ટુકડો હોય છે એમની પાસે એક એક વસ્તુનું સર્વગ્રાહી દર્શન છે વિશ્વની રચનાથી માંડીને મનુષ્યની રચના જગતની જે બધું નાટ્ય ભજવાય છે તે એની અંદર મનુષ્ય ઉભો છે અને એ બધાની અંદર એક પાત્ર તરીકે મારે કેવી રીતે ભાગ ભજવવાનો છે એની અંદર શરૂઆતમાં જે સંકિત થતું હોય શ્રદ્ધા એટલે તમને દર્શન થાય એમાંથી જ્ઞાન થાય એમાંથી ચારિત્ર થાય અને હું માનું છું કે આવો સરળ રસ્તો સાદી ભાષામાં ભાગ્યે જ કોઈ સમજાવ્યો છે એવું મારું નમ્ર મંતવ્ય છે તો હું આપણી પાસે હવે સમય નથી લેતો વધારે પરંતુ આવતા મહિનાથી એને શરૂ કરવું છે અને દરેક મહાત્માની પાસે દર મહિને દાદાની વાણી પહોંચી જાય એમાં બીજું કશું હવે આવે નહીં દાદાની વાણી સિવાય જે વિવિધતા છે તે જશે તો એ જે કાર્ય હવે શરૂ થશે એ આપણા બધાનું કાર્ય છે એ મારા એકલા નથી તેમ હું માનું છું અને આ કાર્ય પણ બીજું તો કઈ મદદ કરવાની છે નહીં મદદ એટલે કરવાની છે પંદર રૂપિયા લવા જ રહેશે માસિક પંદર રૂપિયા શું અરે વાર્ષિક સોરી હા માસિક નહીં પણ વાર્ષિક પંદર રૂપિયા એનું લવાજમ રહેશે અને પંદર રૂપિયાની અંદર એ બધા મેગેઝિન્સ જો આખા વર્ષના તમે એકઠા કરો તો મારી એવી પણ ઈચ્છા છે કે ક્રમબદ્ધ ચાલશે એટલે પહેલું પાન બીજું પાન ત્રીજું પાન બત્રીસ પાન નું આવે પછી તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ એવી રીતે લેવાની ઈચ્છા છે કે તમે બંધાવો તો તમારી પાસે પુસ્તક થાય અને જ્યારે તમારે રેફરન્સ બુક જયારે કઈ સુતા હોય ગમે ત્યારે તમે સવારે બપોરે રાત્રે અને તમે વાંચો તો દાદા તમારી પાસે હાજર થઈ જાય હવે તો વધારે તો હું કઈ કહેતો નથી કે હાજર જ છે પણ હું માનું છું કે આ બહુ ઉપયોગી વસ્તુ છે અને મને જયારે આ વિચાર આવ્યો ત્યારે મને એમ લાગેલું કે જીવનમાં જે કઈ કાર્યો મારે સારા ખોટા થયા હશે તે ખબર નથી પરંતુ આ કાર્ય થાય તો મને લાગે છે મને એમ લાગેલું કે હું એક સારામાં સારું કાર્ય કરીને આ જીવનનું સારામાં સારું કાર્ય મારાથી થશે કારણ કે એક સંતની આવી વાણી મૂકી શકાય બધી વસ્તુઓ એની અંદર તો એક છતાંને કોઈ પણ માણસને માટે સમજવું હોય કે દાદા કોણ છે એ છે તે છે જો કે એમને બે પુસ્તકો છે આપવાની પણ આ એક અરંગ કર્મબદ્ધ આવે શું વધારે તો હું કહેતો નથી બીજું હું કઈ બોલી શકે એમ નથી હું માનું છું તમે બધા સ્થાનમાં સમજી જાઓ છો સંજ્ઞાથી આટલો આપણી પાસે મૂકીને હું આપણે નીકળેલું હોય કેવી રીતે ભોગવ્યા ત્યારે ભૂલ લખી છે કે ભોગવ્યા ભૂલ નો શું અર્થ કે એક માણસ રાઈટ સાઈડ માં ચાલ્યા કરે છે અરે સ્કૂટર વાળો રોંગ સાઈડ માં પગ ભાગી નાખે છે લોકો લોકોને એમ લાગે છે કે આ સ્કૂટર વાળા ભૂલ કરી પણ ખરી રીતે કુદરત નો કાયદો શું છે ભોગવે છે તેની ભૂલ છે શું કે છે આ જગત નો કાયદો શું કે છે ભૂલ છે અને કુદરત નો કાયદો શું કે છે ભોગવે છે એની ભૂલ છે જો તમારે ભૂલ ખોરવી હોય તો કોણ ભોગવે છે એ તપાસ કરી લેવી શું કહ્યું ભૂલ ખોલી હોય તો કોણ ભોગવે છે તપાસ કરી લેવી સમજ પડે ને રોજદારી કરી કોઈ પણ ભોગવે છે કોણ એટલું જોઈ લેવાનું સમજ પડે ને એક બાપ હતો તે મને કે છે કે દાદા મારો છોકરો બહુ જ દારૂડિયો છે નલાયક થઈ ગયો છે અનફિટ થઈ ગયેલો છે મેં પેપરમાં છપાયેલું તોય છે બહાર જતો રહેતો નથી ને ઘેર આવીને તો ફોન કરે છે પછી એના બાપને મેં પૂછ્યું કે તમને રાતે ઊંઘ આવે છે જરાય નહીં જમકો ને જમકો જ રહે આખી રાતે ભાઈ દારૂ પીને આવે છે કેટલા વાગે આવે બે વાગે ત્રણ વાગે આવે તમે કે સુઈ જાય છે ત્યાં તો ઢોંગરા પેટ સુઈ જાય છે તમે એની ભૂલ ને તમારી ભૂલ તમારી ભૂલ છે આ તમે ભોગવો છો આ તમારી ભૂલ છે એ તો નિરંતર સુઈ ગયો છે ભૂલ ભૂલ ભૂલ ધરી નહીં ભૂલ લોકોની આ જગતના નિયમ એવો છે કે આંખે દેખાય છે તેને ભૂલ દેખાય છે અને કુદરતનો નિયમ એવો છે કે ભૂલ કોને ભોગવે છે તેની ભૂલ છે હવે એક એક વાક્ય શબ્દ મુંબઈમાં ઘેર ઘેર ઘેર કેટલેક ઘેર તો રસોડામાં જ લખેલું રાખ્યું મોટા શબ્દથી ભોગવે તેની ભૂલ દાદા ભગવાન હવે શા માટે કે કપ ફૂટી ગયા કે તરત ગોજાને ઉપાધિ થઈ તરત ખબર પડી જાય કે મારી ભૂલ થઈ આ એટલે આ બધા જેમ આવા શબ્દો નીકળે ને તો આવું બોધીમાં કઈક નીકળે તો બધાનું કામ થઈ જાય એવા કેટલાક શબ્દો કાયમની કાયમની ભૂલ મટી જાય એક એક ચાવીઓ ભરી ગઈ આ જગત ની ચાવીઓ મળી ગઈ પછી જગતમાં તમે નિર્લેપ રહી શકો છો જગત અત્યારે ધૂંધવાયેલું છે બિલકુલ આખું આ જ્ઞાને ધૂંધવાયેલું છે જગત ધૂંધવાયેલું છે એટલે માણસો બિલકુલ સફોકેશનમાં રહ્યા છે અત્યારે બહુ મુશ્કેલ છે માટે આવું રણછોડી હાથે જો થાય તો બઉ ઉત્તમ વસ્તુ છે હેલ્પ થાય ને લોકોને બહારના લોકોને બધાને કઈ આ જ્ઞાન મળવાનું નથી પણ જ્ઞાન ના મળ્યું હોય તેને હેલ્પ કરી શકે એને પોતાને સમજાય એવું છે ભોગવ્યાની ભૂલ એક જયારે તારે વિચાર વિચાર તારે સમજાય તો ખરું સમજાય કે ના સમજાય શબ્દ થી સેલ્ફ શીખવાડે છે કે કોણ ભોગવી રહ્યું છે કુદરત નો કાયદો શું કે છે ભોગવે તેની ભૂલ જગત નો કાયદો શું કે છે જે જે ભૂલ કરે છે તેને ભૂલવાનો કે અત્યારે ગધું કાપે ગધું કાપ્યું બે હજાર તમારે ગયા એટલે રોગ શું કે અરે પેલો નલાયક માણસે ખોટું કર્યું આમ કર્યું તારે હું કુદરત નો કાયદો શું કે છે કે ભાઈ પ્રભુદાસ અત્યારે ઉપાધિ માં ચિંતામાં છે એ તો લઈ ગયો ત્યારે જલેબી ખાતો હશે એ તો અત્યારે આનંદમાં છે જયારે પકડાશે ત્યારે એને ભૂલ એ ભોગવશે ત્યારે ભૂલ પણ અત્યારે તમે ભોગવી રહ્યા પેલા નો હિસાબ છે ને ચુક્ત થયો એવું આ જગત છે એટલે સમજવાની જરૂર છે સંશોભન કલમ થી માણસ સારી રીતે સમજી શકે એમ છે હવે જો એમનો લાભ ભલે જ્યાં સુધી પબ્લિક ને ત્યાં સુધી બહુ ઉત્તમ વસ્તુ છે કલમ કલમ બહુ સારી ને શું બીજું કઈ કહેવા જેવું છે બાકી મને તો ભાષણ ભાષણ કરતા આવડતું નથી ભાઈ આપડે તો આવે એવું જેવું ના આવે આપણને તો જ્ઞાન છે એટલું જ આવે એવું કશું આવડે નહીં આ જગત કશું ના આવડ્યું તેથી તો આવડ્યું બોસ બોસ જગત ડફડાય ડફડાય કરે વગર કામ ના અને પછી શાસ્ત્રો શું કે છે તું આખી દુનિયાનો ઉપરી છું એવું કે છે આપણે અને ઉપરી પાણાનો અનુભવ તો નહીં થતો પણ અંડર હેન્ડ નો પહાડ વગરનો અનુભવ થાય કઈ જશે વાત ઉપરી પડાનો અનુભવ તો કદાચ થયો નથી પણ અંડર હેન્ડ નો પોલીસ અબે કિધર ગયા હતા એમ તે કરે અને હવે તો ટટકાવે ને તો તમારે એમ કેવું નિરંતર તારી કઈ ભૂલ છે તેથી ટટકાવે મને તો કોઈ ટટકાવે નહીં ને નિરંતર ની ભૂલ થાય તમારી ભૂલ થાય એટલે હવે કોઈ ટટકાવે કેવું કે નિરંતર તારી ભૂલ હશે તેથી ભોગવ્યા ની ભૂલ તમને સમજમાં આવી ગયું છે બધું કમ્પ્લીટ આવી ગયું નિરંજન તો શું કે છે મને તો આ જીવ તો પુત્ર જ લાગતો નથી આ નિરંજન નો ક્રોધ આખું એમનો જો કદી એ કરે અપમાન કરે ખેદાન બદાન સમાન કરી નાખે એટલો ક્રોધ એ ક્રોધ મારો કે સંપૂર્ણ ગયો એ ક્ષણ વાર મને ક્રોધ ઉત્પન્ન થતો જ નથી કે આવડો મોટો ક્રોધ ગયો હવે એમને ક્રોધ ગયો ક્રોધ ભોળો છે ઘોડો પેલો ના થાય ક્રોધ ગયો એટલે પેલું બીજું બધું ક્રોધ એ તો બોમ્બાર્ડિંગ છે શું છે એ દારૂગોળો છે દારૂગોળો તો હોય ત્યાંથી લશ્કર લડે ક્રોધ ગયો એટલે લશ્કર પછી લડે ચૂપ ના ભાગી જવાનું ત્યાં ગયા બધા ભાગી જવાના દારૂગોળો સંસારી બાબતે કશી આવડતી નથી આ નથી આવડતી સ્કૂલમાં નતું આવડતું આ એટલું આવડતું એટલું ઉપરી ના જોઈએ એ કોન્ગેટ બહુ લાગે માથે ઉપરી ના જોઈએ ભગવાન ગમે તે ખાવા પીવાનો છે અગર પણ માથે ઉપરી ના જોઈએ ગમે તે ખાવા પીવાનો આ દેહ છે દેહ ધર્યા છે દેહ એનું એડજસ્ટમેન્ટ લઈને જ આવ્યો હોય સમજ ને કઈ હાથ આમ કરીએ કે દાઢી થાય તો બ્લેડ હોય એ બધું સાધન હોય જ ના હોય હા તો આમ કે ગાડી થાય એ તો એમ લઈને આવ્યા હોય બધું કેટલાક તો રોજ રોજ ધારામ બે વખત ગાડી કરે મોક્ષ તો સારું કરતા છે કંટાળો આવે એ વસ્તુ કંટાળો કાઢવા માટે આ કરવાનું છે તેના બદલે સ્ટોક માં લઈ કઈ જતના આ કંટાળો આવે અહીં દારૂ થઈ ગયું એટલા માટે આ દાડી કરવાની ત્રણસો હાથમાં રહી ગયા બે વખત મુંબઈમાં તો બે ચાર બે ચાર સોલિસિટરો તો સંદાસમાં બેઠા બેઠા અજામત કરશે સંદાસ એ થાય ને અજામણ ટાઈમ બોલો આવો પ્લેગ ઉત્પન્ન થયો છે આ હવે એવા એવા એવા સાહેબ ની વાત મેં હવે કીધી સાહેબ ને તમે ગયો કરો સાહેબ ના વાય પૂછ્યું નથી આ સંદાસ માં છે તે જમત કરશે તમારી જ દશા મારી વાત નથી જેવો ખોરાક હોય ને એટલું એવું સંદાસ હોય શું કહ્યું આહાર પ્રમાણે નિહાર ત્યાંથી પાંચ હજાર આવતા બારું પેલું બારું બોલું એટલે એને નેસેસિટી જ નથી નેસેસિટી એની ઘરે આયાત કરશે જેનું નેસેસિટી નથી એવું ના બોલવું અને છે એવું ના બોલવું આપણે શા માટે શીખ માગીએ કુદરત પાસે એમાં લક્ષ્મી હાલ ફળ કુદરત પાસે સુધી કુદરત માલિક આપણે આપણું માલિક કુદરત બધું જ તમારા માટે કુદરત તૈયારી રાખી દરેક ચીજ તૈયાર રાખી તમને ભોગવતા નથી આવડતું એનો શું થાય છે કુદરત ના તમે ગેસ્ટ છો અને ગેસ્ટ પણ હું તમને રહેતા ના આવડ્યું ગમે ત્યાં જાય તો શ્વાસ મળી રહે ના મળી છોડીઓ છે તો છોડીઓના માટે છોકરા એક છોડીઓ બાપ મને કે છે દાદા ચોઈ બની થઈ પછી મારે શી દશા થાય શું કરીશ માથું ફોડીશ ના બીજો શું ઉપાય કરીશ માથું ફોડીશ દાદા પણ ઉપાધિ થાય ને ઉપાધિ કરવાથી કામ થાય છે શું કરું ચોરી અને છોડી છે એટલે આ છોડી પહેણવાની છે નક્કી એની છોડી ઈચ્છા છે મારે પહેણવી તો કુદરત ને ગયા નિયમ એવો છે ચોરી પછી બધો છોકરો પછી જન્મીને તૈયાર થઈ ગયો આ તમને જડતો નથી એટલું જ છે પાંચ એનો કાળ પાક્યો બે જોઈન્ટ છે શું કહ્યું એવું એવું મૂકી દેવાનું તમે મૂકી ને મારા રામ પર પહોંચ્યો તારી રીતે અંદર દાદા કરે એ કરું ભૂત મારા ઉપર મુકાય ના મુકાય મારા ઉપર દાદા કરે ખરું એમ કરી મુકાય ના મુકાય એવું છે મથવામાં જતા હોય મથું આમ થતો હોય તેમ થતો હોય તો આપણી રિસ્પોન્સિબિલિટી છે એનો જે નારી છે ને એની જ રિસ્પોન્સિબિલિટી એટલે નાવિક નાવિક ને આપણે આપણે બધું હાય હોય કરીએ ને તેથી ઘણા બધા તેથી ડૂબી જાય છે માણસો બધા એ કર્યું જય સચિદાન નમો વિતરાગ ઉપાધિ વાળું સંસાર છે નહીં ઉપાધિ તો સામાન જોઈને ઉભી કરે છે શું થાય છે આપણે નિરાશે જે બંગલા પર રહેતા હોય એ બંગલામાં આપડો બંગલો મોટો ગણાતો હોય ત્યાર પછી એક આપણા ફ્રેન્ડ બહુ જ મોટો બંગલો બાંધ્યો ત્યાર પછી એ જોવા જઈએ એટલે આપણો બંગલો નાનો લાગે લાગે કે ના લાગે એનું નામ દુઃખ દુઃખ એટલે પારકું જોવું પારકું જોવું એનું નામ દુઃખ પારકું છે ને માટે જોવાનું આ હું અમારી કોલમાં જૂની જમાત વાળા ઘરમાં રહું છું મને એવો વિચાર આવે છે કે આવી જગ્યાએ જવું છે એ એ નથી કરે તો આ હોય તો મને નથી ગમતું આ ઉપાધિ ઓછી ને ઊંચો વાળો ઓછો ના હોય દહી ના આવી હોય શું કરવું એટલે ઓછી ઉપાધિ સારી ઉપાધિ ના જોઈએ ઉપાધિ આખો દાડો ઉપાધિ ઉપાધિ ઉપાધિ ઉપાધિ પોતે ભગવાન રહેલા શાસ્ત્રો શું કે તું તો ભગવાન છું ભાઈ ભગવાન પણ તો અનુભવ થયો જ નથી તું કરવામાં ને તું પોતે જ ભગવાન અહીં પ્લોટ નો માલિક નહીં રહું એટલે તું દેશ નો માલિક નહીં રહ્યો તું પોતે ભગવાન જ છું જ્યાં સુધી દેશ નો માલિક છું આ પ્લોટ મારો આ પ્લોટ મારો આ બંગલો મારો આ મારું ત્યાં સુધી તું એ અને મારું કઈ છોડી દેવાનું કશું નથી જે હોય તે ભલે હોય એનું મમતા હવે આ ઘર મારું કરી અને ઘર જો ઘર કરી સ્ત્રીની પેટ ઝાલી રખાય આખી રાત હા એ તો ઘર એટલે ઘર મકાન એટલે મકાન એને કઈ જોજો કર્યા કરવા બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે મકાન શું કે છે બંગલો શું કે છે રણછોડભાઈ બંગલો સ્ટેટ ને કહેતો હતો એ સ્ટેટ તો તું જતો રહીશ તો હું જતો રહીશ માટે તું મારી જોડે બહુ પરિચય બાંધી નહીં દેશ કે છે તું શી રીતે જતો રહીશ કે છે ત્યાં કે છે તમારે દેવું થઈ જશે તો હું જતો રહીશ તારો તો કાળ પૂરો થશે અત્યારે હાથ નો થયો છું એ પછી વર્ષમાં તું જતો રહીશ હું તો હજુ કેટલાય વર્ષ સુધી રહીશ કે તું જતો રહીશ કે કાં હું જતો રહીશ મારી જોડે પરિચય બહુ વાંધી નહીં all this relative are temporary પરિચય બાંધવાનો પરિચય પરમાનન્ટ નો જોઈએ કે નિર્ભય રાખે હિસાબ રાખે નિર્લેપ રાખે કશો ભો લાગે નહીં ભણકાણ લાગે નહીં ધંધા તો એમ પટેલ ના ચાલે છે ડૂબે તો એમ પટેલ ડૂબે મારું શું તરત એમનું તરત મારે લેવા દેવા નથી એ એમ પટેલ મારા પાડોશી છે એટલે પાડોશી ની ધર્મ બધા બધા ડૂબે તો તરત એનો લાભ લેવો નથી અને ડૂબે તેનું લડવું નથી આપણે શું લેવા દેવા પોતાનું સ્વરૂપ સમજી લેવું છે કે હું કોણ છું એટલું સમજી લીધું હું કોણ છું એટલું સમજી લેવું પછી ને એ સમજી લીધા પછી આ પારખી પીડા કોણ માથે લે રાજા તો એક છોકરો ઉઠાઈ ગયેલા છે ચોરો ની પાસે પડ્યો હાથ નો હતો તે મોટી ઉંમર નો થયો જય સચિદાન તમે વિધિ કરી आप करता है अगर आप ऐसे भ्रांति से मान लेता है एक मैं ही करता हूँ ऐसी ऐसी बड़ी भूल है वो भूल तो बांध लेके नहीं बांध वो भूल तो तोड़ना ही पड़ेगा ना और आंखों दीदी भूल से क्या फायदा मिलता है क्रोध मान माया लोग का तो निर्बलता बढ़ जाती है उसकी तो शरीर शरीर पर असर हो जाती है लोग की असर शरीर पर होती है मान की क्रोध की असर नहीं होती इफेक्ट होती और इससे सब इफेक्ट तो कुदरत ने हंड्रेड हंड्रेड ईयर्स दिया है नॉर्मल हंड्रेड ईयर्स दिया है सबको कुदरत ने हंड्रेड ईयर्स तो इसकी खराबी कर देता है सब और जिनकी जी, जी तो जीवन चलाते चलाने को जानता नहीं और मन में क्या मानता है मैं खुद सब जानता हूँ खोटी राम और आखो दिन हरी हरी हरी और खुद खुद भगवान है सब उसकी थोड़ी देर तो समझ होना चाहिए नहीं होना चाहिए आपको क्या लगता है आप बड़ा भाग्यशाली है कि आपका लड़का खुद की समझ मेरी पास से ले गए बड़ा भाग्यशाली सब लड़का और इतना तैयार हो गया है कि आपको मालूम नहीं हो जाएगी मेरे को सब मालूम था इनकी सब कमजोरी थी सब निकालता है क्रोध मान माया रोकी सब कमजोरी निकाल और और व्यवहार में बड़ा हो जाएगा और वो वो ज्ञान भी वो ज्ञान भी मुक्ति में भी दे जाएगा व्यवहार में बड़ा हो जाएगा वो अक्रम विज्ञान है वो व्यवहार को बंद नहीं करता है वो त्याग नहीं कराता है आप समझना है वो त्याग नहीं कराता है शादी करो आपका एक लड़का है जिसका नाम कन्हैया उसको एक दिन पूछा था मैं कि तुम शादी के लिए कोई घर में मतभेद नहीं करता है ना क्या करता हूँ मैं ना बोलता हूँ मैं तो मैं मेरी पसंदगी सही करेगा फिर मैं एक दिन बताया कि ऐसी बात है तो समझ गया तो अभी बोलता है कि फादर को बोल दिया जिधर जैसी भी लाओ आप बोलता है नहीं फिर हाँ? वो समझ गया है मेरे मेरे पास विज्ञान समझ गया है विज्ञान जानने का है आत्मा वो बुद्धि है जो बुद्धि मानस की है वो क्या बताती है नफा और नुकसान दो बताती है दूसरी कोई चीज बताती है समझ है मैं क्या बताऊँ जो बुद्धि है हाँ, वो तो क्या बताती है अपने गाड़ी में गाड़ी में अंदर दाखिल થયા તો કિધર જગા है किधर नहीं नफा नुकसान नफा कोई धंधा और मेरे को बुद्धि है ही नहीं बिल्कुल तो मेरे को नफा नुकसान लगता ही नहीं कोई અંતરથી મને બુદ્ધિ જ નથી પછી નફો નુકસાન મને કેમ લાગે ये अच्छा है बुरा है अच्छा हमको लगता है हम जो मामा निकोल में रहता है ना और कितने बड़े बड़े लोग भी आता है व्यवहार में बड़े जो जिसको बोला जाता है वो बंगला वाला वो सब है वो आता है पहला तो मामा की बोल कर मकान की कीमत बहुत थी अभी तक इसकी कीमत है नहीं और रस्तिक लोग के लिए बोलता है क्या बोलता है तो बाहर बंगला वाला क्या बोलता है रस्तिक रस्तिक क्या बोलता है क्यों बोलता है, है? तो हमारे यहाँ आता है तो इसको कुछ दादा के वहाँ कुछ नहीं अरे तुम तुम्हारी दृष्टि से काय को देखता है तुमको खराब ही लगता है मेरे को नहीं लगती कभी और तुम्हारा बंगला कभी मेरे को अच्छा लगा नहीं जो बंगला इधर से छोड़ने का है इसकी अच्छी बुरे क्या देखने की नहीं छोड़ने का है तो बंगला छोड़ने का है वो बंगला में थे नना नहीं निकल जाएगी इसकी बोले क्या देखने आपकी समझ में आया वो टेम्पररी रिलीफ चाहिए कि परमानेंट रिलीफ चाहिए परमानेंट चाहिए ना इसमें सब परमानेंट वाला है वो टेम्पररी के आप अब बड़ा ब्रेन वाला आदमी है आप बहुत अब भूमिका भी बड़ा है लड़का सब मेरे पास आ गया सब कितना खुल लड़के का मदर भी आ गया का मदर भी आ गया हाँ, लड़के का मदर है और बम्बई जो बम्बई जो रहता है नी हाँ, वो भी आ गया कॉलेज में पढ़ता दे है और कभी सर्विस भी करता है और कभी हर रोज हमारे यहाँ आता है हमारा सत्संग में हर रोज आता ना हमारी गाड़ी में पीछे आता है हाँ, लिखता है कितना आप बड़ा भागशाली आदमी जैसा लड़का कितना बहुत अच्छा है तो आप ये लड़का जो ऐसा है तो आप कैसा बच्चा है बहुत अच्छा अपने डिसीजन तो लेना चाहिए कि आपका नाम क्या मैं भूल गया चंदीराम चंदीराम चंदीराम हाँ चंदीराम चंदीराम तो मैं चंदीराम हूँ कहाँ तक चलेगा उसका विश्वास कितना तक कर, कितना टाइम करेगा मैं चंदेरा हूँ इसका विश्वास कितना टाइम करेगा उसकी तरह से तो करना चाहिए अपने खरे खरे कौन है उसके रियलाइज ही करना चाहिए करना ही चाहिए मैं चंदेरा हूँ भरोसा क्या उसका नाम का क्या भरोसा और देश का क्या भरोसा अपने खुद कौन है इसकी तरह से तो करना दफे बम्बई से आवे तो फिर आप बात बोल लेना और इतनी तलाश करके आपको देंगे हाथ में और ये ले जाना फिर फिर इधर नहीं आओ तो भी चलेगा तो तो हाँ, और धंधा इससे अच्छा चलेगा वो अभी तो धंधा खराबी होता है कौन खराबी करता है बुद्धि धंधा अच्छा कराती है तो इगोइजम इसको तोड़ता है इगोइजम नुकसान नहीं करता है हमेशा અમારા ધંધામાં કોઈ દાડો કભી નુકસાન હોતા નહીં કયું ઇગોઇઝમ નહીં आपको ख्याल है कि इगोइजम नुकसान करता है ऐसा कोई अनुभव में आवेला हर घड़ी ये अनुभव है कि इगोइज्म नुकसान करता है हाँ तो इसके लिए हम इगोइज्म निकाल देता है कि नुकसान करने वाला चले गया अपनी अपनी जो नबई नबई तुम्हारा में શું કહે છે? वीकनेस હે? वीकनेस वीकनेस तो ये भी चली जाती है सर इगोइजम गया इगोइजम सब वीकनेस ले गया सब वीकनेस इगोइज्म के लिए है वो इगो चले गया वीकनेस चली गई फिर आप तो ऐसा ही रहेगा चंदीराम भी नाम भी रहेगा पर चंदीराम क्या है तुम क्या है ऐसी मालूम हो जाएगा आपको तो मालूम हो जाए फिर ऐसे चलता है फिर बहुत, बहुत अच्छी तरह से चलता है और फिर से लड़के की शादी करो सब कुछ करो ये ये मोक्ष में जाने का रास्ता है मगर ऐसा नहीं है कि घर में शादी नहीं कराने का ऐसा नहीं मैं समझे? समझता हूँ अच्छा कपड़ा पहन के टाई बाय पहन के शादी कराने का टाई बाय लगा के शादी कराने कोई हरकत नहीं हाँ, वो तो है इसमें कोई रोक नहीं ठीक है चंदेराम બરાબર છે એમાં કઈ રોક ટોક નથી क्योंकि साइ- वो वैज्ञानिक रीत है वो जो अक्रम है ना बिल्कुल वैज्ञानिक रीत है साइंटिफिक और जो बाहर जो दंग चलता है ना वो रिलेटिव है वो तो खोटा तो नहीं है मगर रियल फल फल देने वाला नहीं है वो आस्ते आस्ते ग्रेजुअली जाता है कमजोरी आप इगोजन <coughs> नुकसान करता है कभी आपको मालूम अनुभव एक्सपीरियंस होता है हाँ और कौन सा लड़का में अभी इगोजम ज्यादा रखता है आप जानते हो <laughs> ये तो आप अच्छी तरह से जानते हैं अब हाँ, मैं तो जानता हूँ आपको कैसे <laughs> मेरे को तो इसको एक शब्द भी बोलना नहीं पड़ता कभी क्योंकि मेरे मेरी आज्ञा में रहता है एक दफे राम को बोलना पड़ा है एक महीने एक दो एक महीना पहला तो आशीर्वाद होगी तो ये एकदम सबसे निकल जाएगा वो निकल ही रहा है फिर क्या उसमें धीमे धीमे निकलेगा ग्रेजुअली એમ કે છે કે આપના આશીર્વાદ થી બધો ઇગોઇઝમ નીકળી જશે ને અત્યારે નીકળી રહ્યો છે हाँ કે निकल रहे हो। और राम उदासीन रहता था अभी दो महीना पहले तो मैं एक दिन देखा है कि तो कितने टाइम से मैं तुमको उदासीन देखता है क्यों उदासीनता हो गया है अपने पास परमानंद है फिर उदासीन कैसा तो इसकी और निर्भरता कैसी हो गई उदासीनता की कि उसका अपना ऐसा दादा ऐसा बोलता है और हमको ऐसा होता है समझ गया ना ऐसे डिप्रेशन हो गया हमने निकाल दिया कि डिप्रेशन मत करो देखो क्या होता है देखो खाली निकल गया लोग कुछ तो होना चाहिए और कितना अच्छा लगेगा दो को शादी कर दिया हाँ दो घंटे अभी उसका चलेगा का करो अभी अब इसका टर्न है ब्लैक लड़की लाएगा तो तुम क्या करेगा हम शादी कर लेंगे फादर फादर को पूछ तुमने सौंप दिया फिर भी हम देख के फिर उसको दिखाएंगे ठीक है, ठीक। તો પણ કે છે હું જોઈને પછી એમને એને દેખાડીશ ખરો કે છે नहीं ये बात सच्ची है बात बताओ कि नहीं बताओ तो अभी वो खुद नहीं बोलेगा और फिर हम यही सोचे वो खुद नहीं बोला आपको जो पसंद आएगा ना वो शादी कर लेंगे मगर जो कुदरत ने उसको लिखा होगा वही होगा हमको वो पसंद आएगा उसको वही पसंद होगा પણ કુદરત ને જે પસંદ આવશે તે જ થશે ને મને જે પસંદ આવશે એ જ એને પસંદ આવશે ग्रेजुएट छोकरी थी बहुत अच्छी थी और ब्यूटीफुल थी मगर उसके जो नहीं था तो नहीं हुआ बराबर तो हम लोग ने ऐसा कोई कारण बोल दिया कि नहीं पीछे हम बताएंगे अब दूसरा आया है तो वो वो भी ग्रेजुएट है एफिलेट हाँ। है जो होगा तो हो जाएगा हाँ। मगर हम तो ये सोचते हैं कि जो कुदरत ने बनाया है वही होगा टाइम थे हाँ। आज हमारे बम्बई जाने का है दस निर्भरता नहीं कोई दूसरी निर्भरता नहीं वही निर्भरता है दूसरी कोई निर्भरता कोई इतनी नहीं बोलता है क्या लिए काय के लिए हमारे पास रहा थे हमको भी जरूर नहीं मेरा मेरा करार में तो छूट गया है उनका करार मेरी पे है उनका एग्रीमेंट हमारा पूरा करना पड़ता वो नहीं छोड़ता ये नहीं छोड़ता ऐसा हो गया है मेरा मेरी हालत ऐसी भी ऐसी ऐसी हो गई है उनका एग्रीमेंट पूरा नहीं हुआ तो सब वो वीकनेस तो सब निकालना ही पड़ेगा ठीक है जो साहब चंदीराम આપનું તો શું કે આપ તો ખુદ ભગવાન છો એમ नहीं वो ठीक बात है भगवान है मगर आ- वो भी सब लोग देखता है और सब लोग को मालूम होता है कि आ दादा उसको क्यों पूछता है तो हम भी हम भी बोलते हैं कि वीकनेस है એમ કે છે કે શંકર ભગવાને કેટલું બધું કરતા હતા પણ એમને શું હતું તો આપ તો ભગવાન જ છો આ તો લોકોને દેખવા માટે એમ बुद्धि वाला को बुद्धि में कोई बुद्धिशाली आदमी है ना, इसको हमें ऐसा जवाब नहीं दे सकता है हमारे नबड़े हो नबड़े बोल सकता है जो है वो सही हमारे नहीं है दूसरा अंदर नहीं है कोई बोले कि आपको दूसरी कोई डिफेक्ट है हम बोलेगा कि नहीं है ये है कोई भी बोलेगा हाँ और बाहर डिफेक्ट नहीं होगा और अंदर की डिफेक्ट बहुत खराबी है खुद को मालूम नहीं होता है खुद को मालूम नहीं होता है તમે બોલાવો શરૂ કરો શું થયું તાળું વાંચીને જાવ અહીંથી કે છે શું કે છે તે કૂદી હતું મારા ગજામાં હવે તાળું ઉગાડી આવવાનું મેં વાત કરી ને આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ છે બીજું કશું પુસ્તકો પુસ્તકો વાંચવા નહીં જો બહુ શોખ હોય તો કોઈને જો લડી આવજો ખરા મારી આવજો કોકને તે આ મોક્ષ ને નડતું નથી બહુ શોખ હોય તો કોના રમવા બેસજો બહુ શોખ હોય તો શું કહ્યું હા એમ નહીં શોખ હોય તેનો વાંધો નથી પણ શોખ જ વાંચન ફક્ત પુસ્તકો ના વાંચશે પુસ્તક તમારા મગજમાં જ્ઞાન તંતુઓની નબળી થઈ ગયેલી છે ખલાસ થયેલો છે મગજ તે સાધુઓને ખલાસ થઈ ગયો છે આ લોકો ને મગજ ખલાસ થયેલો છે આ કઈ એમના જેવી કોઈક ની જાગૃતિ હોય છે આ ભાઈ શાંતિલાલ જેવી એને ખોટું એમને ખોટું ઠસાવો તો કોઈ પણ માણસ ઠસાઈ નહીં શકે તે જે ખોટું ખોટું એટલે સમજ પડે ને ધર્મ સંબંધી ખોટું કોઈ પણ માણસ એને ઠસાઈ શકે નહીં એટલું લેવલ સારું રહ્યું છે એટલું મગજ બાહુભાઈ સમજ પડે ને એ તો મગજ ની તે છેતરાય નહીં ને બીજે તમે બહુ પુસ્તક વાંચ્યા નથી એમ હા જે આમ મન ને રૂચ્યું અંદર એ જ એનું જ વાંચ્યું બીજા જેનું તેનું ગમે તેનું નહીં ખાસ કરીને કૃપાળુ દેવનું એટલે આ બધા અનર્થ ટાઈમ જાય છે સમજ ને ઉપયોગ જ શુદ્ધ રાખવાનો છે આ સંસાર તેઓ ને તેઓ જ ચાલવા દેવાનો કેવું છે ઉપયોગ જ શુદ્ધ પેલો શુભાશુભ ઉપયોગ હતો આમ કઈક સારું કરી બતાવું આમ કઈક તપ કરું જપ કરું ફલાણું કરું સ્વાધ્યાય કરું એ શુભાશુભ ઉપયોગ કહેવાય કેવું ઉપયોગ તો તે દાડે હતો અને અત્યારે શુદ્ધ ઉપયોગ રાખવાનો છે તો શુદ્ધ ઉપયોગ રાખવાનો છે અને ભૂલાય ભૂલાય નહીં એનું નામ જાગ્રત જ્ઞાન કહેવાય શું કહ્યું શુદ્ધ ઉપયોગ એ નિજ પરિણતિ કહેવાય છે શું કહેવાય છે અને શુભાશુભ ઉપયોગ એ પરપરિણતિ કહેવાય શું પરપરિણતિ સંસાર ભટકવાનું અને શુદ્ધ ઉપયોગ થી અહીં જ મોક્ષ દેહમાં બેઠો નિર્માણ છે શું કે છે કૃપાદેવ શું કે છે છૂટે દેહા ધ્યાસ નહીં કરતા તું કર્મ નહીં ભોગતા તું તેનો હે ધર્મ મર્મ હે ધર્મ થી મોક્ષ છે તું મોક્ષ સ્વરૂપ કેવળ દર્શન જ્ઞાન તું અવ્યાભાદ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગમ સ્વયં જ્યોતિ સુખધામ બીજું કહીએ કેટલું ઘર વિચાર એટલે આપડે અહીં નબળીઓ આપડે થતું હોય તે કેવું હોય મને મને વાંધો નથી કોઈ જાતનું તમે ઊંધું કરી આવ્યો સાહેબ મને કહી દેવું કે આવું કરી આવ્યો સાહેબ તો એનો એનું પ્રત્યેક મને દેખાડી શું કર્યું મારે મારો હેતુ શું છે કે તમે બધા મોક્ષ ભણી ચાલો શું કહ્યું નહીં તો મારે ગયા જોણો વખત આવવાનો છે આ પાંચમી પછી ચોથો આરો નથી આવવાનો શું કહ્યું હા મારી તમે એનું વર્ણન તમે પુસ્તકમાં વાંચ્યું છે મેં તો જ્ઞાન થી જોયેલું છે જ્ઞાન થી જોયેલું છે હવે દાદા બધા જ્ઞાનીઓ એક જ મત છે બધા જ્ઞાનીઓ એક મત છે કે હવે અમારા જ્ઞાન આવ્યા પછી પંદર થી સોળમો ભાવ નથી હવે હું પંદર જ ભાવ નું લઈને આવ્યો છું જ ને ખબર નથી આપણને પછી ગમે એટલી માથા પકડ કરે ચૌદ તો ના થાય ને પછી પછી ચૌદ તો થાય નહીં ને કારણ વ્યવસ્થિત હું લઈને તો આવ્યો છું મને ખબર નથી બે ભાવ કે પંદર ભાવ